શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદ્ધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત બે હજાર એકતાલીસના શ્રાવણ સુદ અગિયારસને સોમવાર તારીખ છવ્વીસ આઠ ઓગણીસો પંચ્યાસી કરડા પ્રકરણનું ત્રેવીસમું અગ્નામૃતમ શું સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ શ્રી સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવાદ અઢારસો ને પંચ્યાસી ના આશો સુધી પુણ્યમને દેવાતા સાધુ ઓળખે છે પીપળવા ગામ છા ત્યાં એક કેશુભાઈ કરીને પટેલ છે તે ખરેખર દૈવી માણસ છે ખૂબ જ દૈવી પહેલે દાડે હું ગયો અને જરાક વાતું કરું એ બોલે ઓછું પણ પ્રશ્ન બે કાઢે એટલે એમાંથી સમજાઈ જાય આપણને કે એનું અંગ શું છે પછી મેં પેલું એને પૂછ્યું મેં કે તમે વાંચ્યું છે શું અત્યાર સુધી તો ગીતા વાંચું મેં બહુ કઈ ગીતા ફલાણા ની ટીકા વાળી ફલા કારણ કે એ તો સંસ્કૃત તો સમજતા ન હોય એટલે ગુજરાતી જ વાંચ્યું હોય ને એને તો ગુજરાતી હું વ્યાસની ભાષા છે હવે એવું આપણે એને પેલા દાડે કઈ આપણો ભાવ આવે એટલે આપણે સમજી લેવું કે ગીતા વાંચે છે એટલે એનો ભાવ એના દિલમાં હોય પછી બીજી વાતો હતી ઘણી હતી જો આજે પાંચ સાત વર્ષ થઈ ગયા અમારે કોક કોક ઉતાવળા થાય ગામના લોકો ઉતાવળા થાય હું એના વખાણે કરું પાછો મારો ઉતારો એને ત્યાં જ રાખે ઘર ખાલી કરી નાખે લીંપાવી બધું બરાબર આચાર વિચાર થી એક દી બુદ્ધિ વાળો માણસ જે બધા વચ્ચે પોતે બોલ્યા કે આજે પાંચ સાત વર્ષ થઈ ગયા આ શાસ્ત્રીજી કોઈ મને કંઠી બાંધવાનું કેતા નથી નગર સાધુ હોય ઉતાવળા લે લે હવે કંઠી બાંધ આ શાસ્ત્રીએ કોઈ દી કહ્યું નહીં હું બોલું ને એ બોલે સાંભળે પછી બીજા મને કે કંઠી બાંધવાનું કહેતા હો તો આપણે ન કહ્યું આપણે જે દી કેશુભાઈ જ કહેશે કે આજ મારે કંઠી બાંધવી એ બાંધી દેશ કહ્યું એના છોકરા બે અહીંયા ભણી ગયા છોકરા હોશિયાર છે હજી કેતો નથી કારણ કે જયારે એને જિજ્ઞાસા જાગે કારણ શું છે ઈ પ્રશ્ન ઈ પૂછે તે પછી આગળ હલાય નગર હલાય નહીં ભૂખ લાગી નથી ભૂખ લાગી નથી ક્યાં ભેટમાં નાખું ખવડાવો અત્યારે અમારો માણસ ધર્મ અને ગામડામાં બધા કરતા સત્ય વક્તા આમ દરેક રીતે માણસો ને એનો વિશ્વાસ પણ ઈ કે આનું વાંચ્યું છે ને આનું વાંચ્યું ત્યાંથી મેં જાણી મેં હવે આ ગરીબ નો પાર્યો હવે હવે નો પાર્યો પણ ઘણા કે છે ને અમે તિલક ગીતા વાંચીએ હા અમે લોકો અમે આની વાંચીએ હવે ત્યાંથી અમે જાણી જાય કે હવે એ ઘડીકમાં નો પાતો આવે મતલબ અને આ જે જગતમાં થોડું ભણે છે ને ઈવડા ઈ તો લગભગ દોડાઈ ગયા હોય અર્ધો ઘટો ઘોર મુપૈતિ શબ્દમ સંપૂર્ણ કુંભો ન કરો શબ્દ ઘડો કાંઠા ઉડી ભરાઈ ગયો એ દખલ દખલ નો પણ અર્ધે લગી ભર્યો હોય એ જરા ગાલે તો દખલ દખલ દખલ થાય તે આજે જગત માં લગભગ અર્ધ લટા એ દક્ષ દખાત જ્યાં સાધુ બધા ઓળખે અહીંયા આવ્યા હોય તો આ બધા દોડે એ કેશુભાઈ ને અને ત્યાં જઈએ તો કેશુભાઈ દોડે પાછા આની પાછું એ બધું પણ હું જ્ઞાન ની વાત એને કરું નહીં ભક્તિ માર્ગ ધર્મ આમ રેવાય આમ નહીં જાણે આટલી વાતો જ એને પછે એમ છે આગળ બીજું પછે એમ નથી અને ભાઈએ કહ્યું એમ આમાં ક્યાં મિષ્ટાન ને વધારે વજન વાળું નાખું બોલો લ્યો સ્વામિનારાયણ સમત અઢારસો ને પંચ્યાસી ના આઠો સુધી પુનમને દિવસ રાત્રિ ને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ફળિયાની વચ્ચે ઢોલીઓ ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ કૃપા કરીને સર્વ હરિજન પ્રત્યે બોલ્યા છે જે ભગવાન નો ભક્ત હોય તે નિત્ય ભગવાનની માનસી પૂજા કરે તે માનસી પૂજા કરવાની એમ વ્યક્તિ છે જે ઉનાળો શિયાળો અને ચોમાસું એ ત્રણ ઋતુને વિશે નોખી નોખી માનસી પૂજા કરવી તેમાં ઉનાળાના ચાર મહિના સુધી તો એમ પૂજા કરવી છે સારું ટાઢું સુગંધીમાન પવિત્ર જળ જળ હોય તેને કરીને ભગવાનને પ્રથમ નવરાવવા અને પછી ધોયેલો ધોળો કે સુંદર ઝીણો પછી ધોયેલો ધોળો કે સુંદર ઝીણો અને ઘાટો હોય તે પહેરવા આપવો અને પછી સુંદર આસન ઉપર વિરાજમાન એવા જે ભગવાન તેના અંગ અંગને વિશે સુંદર મળ્યાગર ચંદન ચર્ચીને ઘસીને વાટકામાં ઉતારી રાખ્યું રાખ્યું હોય તે ચર્ચવું તે પ્રથમ તો લલાટ ને વિશે ચર્ચીને લલાટ ને સારી પેઠે નિરખવું ને સારી પેઠે નિરખવું તથા હાથ ને વિશે ચર્ચીને હાથને સારી પેઠે નિરખવા તથા હૃદય ઉદારા સાથળા પિંડી એ આદિક જે અંગ તેને વિશે તે ચંદન નું લેપન કરીને તે તે અંગને નિરખવા તથા ચરણારવિંદની ઉપર જે તળે ઉપર અને તળે સુંદર કુમકુમ ચોપડવું અને તે ચરણારવિંદને નિરખવા પછી મોગરા ચમેલી ગુલાબ ચંપો એ આદિ જે સુગંધીમાન પુષ્પ તેના હાર તથા કંકણ બાજુબંધ ટોપી એ આદિ જે આભૂષણ તે તે ભગ પુષ્પના પહેરાવવા અને મોગરાના પુષ્પ જેવું ધોળું અને ઝીણું અને બહુ ભારે નહીં એવું વસ્ત્ર મસ્તકને વિશે ધરાવવું તથા ધોળી ઝીણી અને હલકી એવી જે સુંદર પછેડી તે ઓઢાડવી પછી તે ભગવાનને મળવું તે એકવાર મળવું બે વાર મળવું જેવું પોતાને હેત ઉપજે તેમ મળવું તથા ભગવાનના ચરણારવિંદ પોતાની છાતીમાં લેવા તથા મસ્તક ઉપર ધારવા અને તે મળવે કરીને જે ભગવાનના અંગનું ચંદન પોતાના અંગમાં વળગે તથા ભગવાનના ચરણારવિંદને પોતાની છાતીમાં અને મસ્તક ઉપર ધાર્યા હોય તેણે કરીને જે કુમકુમમાં વળગે તથા પુષ્પના હારના ચિહ્ન ઇત્યાદિક જે જે પોતાના અંગમાં વળગે તેને ધારું કહેતા એમ જાણવું જે ભગવાનનું પ્રસાદી ચંદના કુમકુમ અને હાર તે મારા અંગમાં અડ્યા છે અને શિયાળાના ચાર મહિના સુધી તો એમ પૂજા કરવી છે પ્રથમ તો ભગવાનને ઊને જળે કરીને નવરાવવા અને પછી ધોળો ખેસ પહેરવા આપવો અને પછી ઢોલિયા ઉપર મખમલનું ગાદલું પાથરીને તે ઉપર ધોળો ઓછાળ ઓછાડીને તે ઉપર ભગવાનને વિરાજમાન કરવા અને પછી સુરવાળ પહેરાવવો તથા ડગલી પહેરાવવી તથા સોનેરી તારવાળો ભારે કસુંબી રેટો મસ્તકે બંધાવવો તથા કેળે બારે રેટો બંધાવવો તથા ખંભે બારે રેટો ધરાવવો તથા હીરા મોતી સુવર્ણ લાલના જે ભાત ભાતના ઘરેણા તે અંગ અંગને વિશે ધરાવવા તથા મોતીની માળા પહેરાવવી અને વસ્ત્ર પહેરાવીને તથા આભૂષણ પહેરાવીને ભગવાનના જે તે તે અંગ તેને સારી પેઠે નિરખવા અને ભગવાનના લલાટને વિશે એક કુમકુમનો ચાંદલો કરવો અને ચોમાસાના ચાર મહિના સુધી એમ પૂજા કરવી જે જાણીએ ભગવાન કોઈક ગામથી આવ્યા તે ધોળા વસ્ત્ર શરીરે પલળી ગયા છે અથવા નદીએ પરમંશે સહિત નાવા પધાર્યા હતા ત્યાંથી પલળીને આવ્યા છે પછી તે પળલેલા જે વસ્ત્ર તેને ઉતારાવીને સર્વ કસુંબલા વસ્ત્ર પહેરા પહેરવા આપવા અને લલાટને વિશે પીળું જે કેસર ચંદન તેનું લેપન કરવું અને ઉનાળો હોય ત્યારે ચોગાન જાયગામાં તથા ફૂલવાડીમાં ભગવાન વિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા અને શિયાળો ને ચોમાસું હોય ત્યારે કોઈક સારી મેળીને ઉપર ભગવાન વિરાજમાન છે અથવા ઘરની માહિલી કોરે વિરાજમાન છે એવી રીતે ભગવાનને ધારવા અને ભગવાનને જમવા કઈ વસ્તુ આપવી તો જે ભક્ષ્ય ભોજ્ય લેહ્ય ચોષ્ય પોતાના મનમાં ખાવાને ગમતા હોય તેવા ભગવાનને અર્થે ચિંતવવા અને તેવા ભગવાનને ન ભાવતા હોય તો પણ પોતાને ગમતા જ ભોજન ભગવાનને અર્થે ચિંતવવા અને બીજા જે ધૂપ દીપ આરતી એ આદિ ઉપચાર તે યથાયોગ્ય ભગવાનને અર્પણ કરવા એવી રીતે ત્રણેય ઋતુમાં ભિન્ન ભિન્ન પૂજા કરે તો તે ભક્તને ભગવાનને વિશે હેતની વૃદ્ધિ થાય છે અને તેના જીવને બહુ સમાસ થાય છે માટે જેણે આ વાત સાંભળી છે તે રાખજો અને નિત્ય આવી રીતે ભગવાનની માનસી પૂજા કરજો અને આવી વાત અમે કોઈ દિવસ કરી નથી અને વળી શ્રીજી મહારાજે એક બીજી વાત કરી છે જ્યારે ભગવાન અને ભગવાનના ભક્ત તે પોતાની ઉપર રાજી થાય ત્યારે તે ભક્તને એમ વિચારવું છે મારા મોટા ભાગ્ય છે મારી ઉપર ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થયા અને શિક્ષાને અર્થે ભગવાન અને ભગવાનના ભક્ત પોતાને વધે ત્યારે પણ એમ વિચારવું છે મારા મોટા ભાગ્ય જે મને ભગવાન અને ભગવાનના ભક્ત વધ્યા જેને કરીને મારામાં અવગુણ હશે તે જશે એવી રીતે વઢે તો પણ રાજી થવું પણ વઢે ત્યારે મનમાં શોક ન કરવો અને કચવાવું નહીં અને પોતાના જીવને અતિ પાપી ન માનવો રાજી રહેવું આ વાત પણ રાખ્યા જેવી છે ઇતિ વચનામૃતમ એવી રીતે અંત્ય પ્રકરણનું ત્રેવીસમું વચનામૃતમ જે તે થયું હું ગયું માનસી વાત કરી શિયાળો ઉનાળો ચોમાસું ત્રણેય પ્રકારની જુદી જુદી રીતે માનસી પૂજા શું કામ કરવી માનસી ભગવાન સ્મરણ રે ને ભગવાન સ્મરણ રે એમાં પ્રત્યક્ષ ભગવાન ગુરુકુળ શરૂ કર્યું ને પેલી વેલી ગોદડું પાથરું તું એનું અહીંયા હા હવે અહીં કઈ નતું ને કાંઈ સાધન નતું પછી બીજે દાડે એક ગાડલું મોકલ્યું પણ એ તો એને ન સાંભળતું આ તો વર થઈ ગયા પાંત્રીસ જાળી ભાઈ એટલે આ સ્થાનમાં એનો હક કેવાય ને લ્યો હવે માનસુ પૂજા ની વાત કરો હાલો તો બીજે રસ્તે વયા જાઉં બસ ભગવાન નો એમાં અખંડ ધ્યાન દે ભગવાન જમાડવા સાધુ શું કે આપડે સાધુ માંથી લઈ આની પરથી લેવું નહીં ભગવાન માં યશ થાય અને ભગવાન ના મન ચોટે એટલા માટે માનસી પૂજા કરવાની ત્યાંથી અટકી ગયા બોલો સાધુરામ કોણ બોલે શું કામ માનસી પૂજા કરી ભગવાન નું સ્મરણ રહે એમાં જેમ કે હેત થાય એમાંથી આપણને એનો મનને વશ કરો મનને આખો ધીમો ચાલુ કરો મન વશ ન થતું હોય તો ભગવાન નું માનસિક ક્રિયા કરવા મન વશ થાય ધીમે ભગવાન નો સમન જોડવો બીજા વસ્તુ પાનું પદાર્થ ની હારે મનને દોડવું એનો જવાબ આપ ચંદન ગયું મોગરા ના ફૂલ ગયા પાણી ગયું એને વૃત્તિમાં રાખવા કે ભગવાન ને રાખવા અમદાવાદ થઈ તો યાદી તો આવે ને મોગરા ફૂલ કે બરાબર છે પણ વૃત્તિ કે મારે વૃત્તિ તો ભગવાન નો કપાટ દેખાય એવી રીતે ભગવાન આમ હાર દેખાય એવું બધું અંગ દેખાય એ જોડવી પડે ને નકર તો પદાર્થ મારી તો કેવી રીતે મેળ થાય અંગ તો શરીર છે એટલે એમ એ માયક છે કમાયક મહારાજ નું તો અમાયક જ કહેવાય એ તો અમાયક જ છે એ તો બોલીએ છીએ અમારે એમાં પ્રત્યક્ષ નથી થતું નક્કી તો કરવું જોઈએ ને કઈ બોલો દેવું સર વૃત્તિ કેમાં રાખવી માયામાં કે ભગવાનમાં ભગવાનમાં રાખવી જોઈએ વૃત્તિ તો ભગવાનમાં રાખવી જોઈએ ત્યાં વૃત્તિ કેમાં રાખવાની છે માનસી પૂજા કીધી એટલે હજી વૃત્તિ રહેતી ન હોય તો આ એના સાધનો છે આને યોગ્ય કરીને એટલી વિશેષ રે જોશીભાઈ બોલો ભગવાનને યાદ કરવા એને અર્થે જે આ ચીજો વસ્તુઓ છે બધી એ એમને યાદ કરવા માટે છે એમને અર્થે છે એટલે એમાં ભગવાનની વૃત્તિ તો રહી જ સમર્પણ કરીએ એટલો નિર્ગુણ ભાવ સમર્પણ કરીએ જેટલો એટલો નિર્ગુણ ભાવ બીજ ઉગે છે ને બીજ હા બહુ ઝીણી હોય હા ખરું હા આમ જોરી જોરી કે એમ કરે ને હા બીજા દેખે નહીં હા હું ઓલી પીપજ ના ડાળ ઉપર જો ત્યાં રહી હા આની પીપરી હોય ઝાડવું હોય એની ડાળ હોય જો એ પીપર ઉપર જો એ ડાળ ઉપર જો ત્યાં વર્ગ કે પીપળ ઉપર બીજ છે ના બીજ પીપળ ઉપર છે પણ પીપર તરત આંખ માં ચોંટી જાય છે આધાર આધાર થઈ ગયો આવ્યો બીજી રીતે વિચારી શકાતું જ નથી બહાર થી જઈ કેવી રીતે વિચારે એટલે આ માનસી પૂજામાં આપણી રુચિ ને અનુસાર કહ્યું ભગવાન ને કોઈ ઠંડુ નથી ભગવાન ને કોઈ ગરમ નથી ભગવાન ને કોઈ સુગંધ નથી એને કોઈ દુર્ગંધ નથી એ તો એથી પર છે બધાથી પણ આપણી વૃત્તિ ઓલિયામાં ઠરેલી છે એટલે જ્યાં શાંતિ થાય ત્યાં આપણે જોડાવા માંગીએ છીએ વૃત્તિને સ્થિર કરવાને માટે ભગવાનના ભક્ત એને પાંચ વખત માનથી પૂજા કરવી એમ કહ્યું કારણ કે વૃત્તિ દોડાયેલી આખા જગતમાં જ્યાં ત્યાં ફેર્યા ફેર કરે છે એને ખીલે બાંધવી એટલે પાંચ વખત ખીલે આવે પછી એમાં ઓલિયાની સાથે જોડાણી પછી ધીરે ધીરે તન્મય થાય જેમ ઓલિયા મચ્છભેદ કરવો હતો કઈ દેખાય તો માછીઓ દેખાય નહી હજી હંકેલું નથી હંકેલતા હંકેલતા ની આંખું લાવ્યા બીજું કાય તો ખંભ દેખાય માછલું માછલા પછી આંખ આંખ ઉપર બરાબર જયારે વૃત્તિ આવી તો હવે મારી ખરું આપણે ભગવાનના ભક્તને જગત ભૂલી જવાનું પણ આપણે આંખમાં આખું જગત ભરીને બેઠા છે આંખું વીંચીએ તોય જગત દેખાય અને ખુલ્લું હોય તોય જગત દેખાય એમાં બધી જ પાછી વાળવી પાછી વાળવાને માટે આ છે અભ્યાસ કરવાના જો નાના છોકરા એને બીજું ન સમજાય તો લખોટા રાખે જો આ એક લખોટો પછી આ બીજો ફરિયામાં રાખ્યા હોય એક ને એક બે હવે બે માં ત્રણ ભેળવ્યું કેટલા થયા ભૂલી જાય તો તું ગણ ગણ ગણ એમ કરીને પાંચ કરાવી દઈએ હે તે આપણે બધા હાવ બાળકને ભૂલકણ થઈ ઈશ્વરના માર્ગમાં હો અને ભગવાન ને મહાપુરુષો આ લખોટા રાખ્યા એ આપણને ગણાવે છે એ ગણાવે વૃત્તિ સ્થિર કરવાને માટે જે વિખરાયેલી વૃત્તિ છે એને દિવસમાં પાંચ વખત અભ્યાસ કરવો અને પછી એમ કે છે હલતા ચાલતા નાતા ધોતા ખાતા પીતા સૂતા જાગતા પછી ભગવાન માં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો એ તન્મય વૃત્તિ થઈ જાય અભ્યાસ ક્રમે ક્રમે ઉપર લઈ જવો છે નાના હતા તો લખોટાથી ગણતા હતા આજે લખોટાથી ગણીએ આજુબાજુ બોલે તરત આવડી જાય દ્રઢ થઈ ગયું એમ ભગવાન નો માર્ગ દ્રઢ કરવાને માટે માનસી પૂજા છે વૃત્તિ વિખરાતી આખા જગત માં ફેર્યા કરે છે એને પાછી વાળવી જો અમારે સંતો જાણતા હશે સવારે પૂજા કરવા બેસીએ મનસુ બધા કરી નાખ્યો હવ ના હૃદયમાં હવ વિચાર કરો ભગવાન સિવાય બીજું સાંભળતું નથી ને એવું પ્રસાદ બોલો સાંભળે અહીંયા એ સ્વભાવ જ છે એનો એ કઈ દેવ પ્રસાદ હોય કે બીજો હોય એમાં ને એમાં અભ્યાસ કરતા કરતા ધીરે ધીરે સ્થિર વૃત્તિ થાય જો આપણા સંસ્કૃતમાં પેલા પાઠો આપતા હવે એ તો આ કોઈ ભણતા નથી અત્યારે શીર્ષ ગુરુ પાસે ભણવા ગયો પેલે દાડ્યો એના મા બાપ લઈને ગયા કે અમારા છોકરાને ભણાવો બ્રાહ્મણ નો દીકરો બે હજાર બે ચાર છોકરા ગુરુએ પેલે દાડે એને પાઠ દેવો ત્યારે મંગલાચરણ હોય શ્રી ગણેશાય નમઃ બોલો છોકરાઓ શ્રી ગણેશાય નમઃ ગુરુ બોલ્યા શ્રી ગણેશાય નવા બોલો ત્યાં એક છોકરો જરાક ચંચળ ન હોય ને બોલ કા ગણાય હોય શ્રી ગણે એ ગુરુ ગુરુ એક એક કુત્તી કૂદો તો કુત્તે લાગે ઓલા ઘેરે ગલુડિયા રમવાની આવે હવે ગણેશાય પૂરું ના બોલી શીખ્યો શ્રી ગણે એ ગુરુ ગુરુ એક એક કુત્તી કૂદો તો કુત્તે લાગે ગણેશાય પૂરું થાય જ નહીં હો ચૂપ ગઈ એ ભગવાન ની આગળ એક ઘાટ સંકલ્પ છોડીને ઊંડા ઉતરો ઘાટ સંકલ્પ કેટલા છૂટે છે આમ એ ગદો કુતેલા જ ઉભા હોય અરે ધોધ છૂટતો હોય કાઢ સંકલ્પ નો આ એને ટળાવવા માટે આ પાઠ ચાલ્યો પણ ખંત થી પોતે કરવા શીખે તો થાય ન જો વચન માં આવે છે પ્રથમ વૃત્તિ ને ક્યાં કરવી નહીં કહી શકો ક્યાં કરવી કોઈ મન ગમતું હોય સ્થિર કરતા શીખવું પણ એ કોણ આપણને શીખવે એમ તમે કહો હું ક્યાં તમને શીખવું છે હું નાનો હતો મને સાંભળે છો સ્વામી બાળ મુકુંદાજી વધાર્યા ત્યાં સભામાં વાતો કરે ઓલા સંબંધી આપણે નાના હોય તેને ભેળા આવ્યા હોય ને એ મને આમાં ઘોંખો મારે ધ્યાન રાખજો સ્વામી શું વાત કરે સ્વામી શું વાત કરે ધ્યાન રાખ તે હું ધ્યાન રાખવા બરાબર હો આમ એમાં સ્વામી આ વાત કરી મને હજી સાંભળે તેથી હું નાનો બીજી ત્રીજી ચોપડી ભણું સ્વામી કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર કેમ કરવી તો કે કોઈ એક પદાર્થ જે સારું લાગે ને એને ચિંતવું પેલું અને એમાં વૃત્તિને બંધ બેહાડવી જો મનગમતું પદાર્થ હોય તો માણસ ત્યાં સ્થિર થાય છે જો મનગમતું ન હોય ને તમે લોકો બેહે નો બેહે હો મારી પાસે વૃત્તિ સ્થિર કરવી તેથી આપણને કઈ જ્ઞાન હોય ને મારું કહ્યું કે એક ઠેકાણે વૃત્તિ રાખવી ક્યાં રાખશું કયું આપણે ક્યાં રાખશું હવે તેથી બીજું કઈ જ્ઞાન ન હોય ને એ સિંહાસન હતું ઠાકોરજીનું મૂર્તિ દેખાય ને એને લાકડાનું થાળું અને એની નીચે એટલે ટાચક્યા ઉતારેલા લબડાવ્યા હોય તે નાના છોકરાને હારા લાગે મને ટાચકો હારો લાગે હા અહીંયા રાખવું આપડે હો મનને એ ટાજક્યામાં રાખવું અને ઘડીક વાર આમ સ્થિર વલતી કરી પછી જુમી જાઉં પછી ભગવાન નંબર બીજી તો ખબર ન મળે કઈ પણ મને ખબર છે એ બધા ઘેરે યાદ મારી વાહે પીડ્યા હું તે યાદ રાખ્યું મળી પાસે હવે કેમ તું કરીશ વૃત્તિ કેમ રાખીશ હું કોક ટાજક્યામાં રાખીશ ઓલામાં આ બધા એટલા બેઠા છે વૃત્તિ વીહ વળશે સ્થિર હશે અરે ગૌમુખી મોટી આમ શાંતિ થી બેસી જાય માળા લઈ પણ મન ધ્યાન ત્યાં છે બીજે ગયું હશે કોઈ નો કહું ને એ તો વિખરાતું રખડતું જ હોય એને સ્થિર કરવું માનવી માત્ર ને આ ભગવાન માં એક કરવાને માટે આ માનસી બોજાનું વચનામૃત એ પાંચ વખત આમ જરાક અભ્યાસ કરવું એટલે આંખી વેચીને બેઠા એટલે માનસી પૂજા થઈ ગઈ એમને એ તો બહુ વાર લાગે ભાઈ માનસી પૂજા શીખવાડવી પડે છે સ્થિર વૃત્તિ કરતા શીખવાડવી પડે જેને શીખવો એ આમો પાછો પ્રશ્ન કરતા થવો જોઈએ એ જાણી જાય કે આમાં હું રોકાઉં છું નથી રોકાતો એમ વાહે પડીને કોણ શીખવાડે હે એટલે હવે બોલી હતી આપડે આ છોકરાને કહીને છીએ ભાઈ પછી એક જણો જે બોલે ને બધા જે બોલે માનસી બધા થઈ ગઈ લ્યો ખબર ન પડી આ વચનામૃત છે વિખરાયેલી વૃત્તિ આત્માની મનની એને એક ઠેકાણે લેવા માટે આ છે જો આ કીર્તનો જોવો કૃષ્ણ અને ગોપી એના કીર્તન આવે તો જગત સંબંધી આવે મારો છેડો તાણ્યો જમના જમના પાણી ભરવા જતી તે આમ કર્યું આવે હવે જન્મત હવે જોવો તો જગત ઢાળ છે એમાં ભગવાન ભાવ આવ્યો ક્યાંથી ફરવું જોઈએ પેલું ફરવામાં એ ભગવાન ને કેવા માન્યા જગતના જીવ જેવા નથી જન્મ કર્મ જમે દિવ્ય મેવમ યો વ્યક્તિ પુનર્જન્મ નહીં અજોપી સન અવ્યયાત્મા છે એ બધા ભાવ એમાં બતાવે છે નગર આપણે કીર્તન બોલીએ છીએ દાદા કૃષ્ણ ભાવના જ આવે અને એ જ આ બધા હારા લાગે જો આગળ અધ્યાત્મ સંબંધી કીર્તન બોલો એટલે જોલા ખાય સમજે જ નહીં હો માલિકા સમજે જ નહીં જોલા ખાય માલિકા અને ઓલામાં બહુ મજા આવે હું નાનો હતો ત્યારની વાત છે વાઘરી વૈષ્ણવ થયો શું કોક વાઘરી છે ને વૈષ્ણવ એ આવડા મરજાદીઓ ને જોડે સંબંધ થયો મરજાદી ઠાકર થાળી ને તપેલી ને હાલતા હોય ને એ વૈષ્ણવો ને આમંત્રણ દે વાઘરીએ જાણ્યું મારું ઘરું આમાં જવા જેવું લાગે છે કે શું ધીરે ધીરે ભાઈ મારે બ્રહ્મ સંબંધ લેવું છું મર્યાદી થવું છે પણ થઈ ગયો એને જાત ભેદ નથી રાખ્યો મર્યાદીમાં એટલે થઈ ગયો પણ એને તાન વેલું ઠાકર ખાલી મિષ્ટાન મળે ખાવાનું ને હા એનું તાન હતું એને કઈ ઓલા કૃષ્ણ ની હારે કે પાછી વૃદ્ધિ વાળવી એની સાથે તેનો સંબંધ નતો એ બરાબર મારા જોગમાં આવી ગયો પછી ખાઈ પીને હંમેશા તગડા જેવો થઈ ગયો મજાનો હવ ની આરે જાય ને આવે જ્યાં ઠાકર થાળી હોય આમંત્રણો આવે જાય ને આવે બધું થાય એમાં એક વખતે એ આમંત્રણ આવ્યું ને ઘેરે હાંજ નો નીકળ્યો ને ગાઉ બે ગાઉ જતો આવ્યો જાય બીજા બે ત્રણ પણ એના સંબંધી હતા ત્યાં એક ચંદન ઘો નીકળી હા હોય મજાનું એને આ છે મજાનો કાયમાં વહેવો છે એ શું કરે એને ખબર તમને નહીં ખબર એને તમાકુ રાખવાની બાટલી બનાવે એને પકડીને મારી અને એમને પોલે પોલી કોતરી નાખ મરી જાય તો એમાં તમાકુ ભરે અને પછી આમ ગયા બાંધીને ખિસ્સામાં રાખ્યા કરે એવડો કોયરો દેજો ને તમારે પાટલી થાય એવો છે મજા નો કરે કોને પકડી પકડીને પણ હાચવી ગયા અને જ હું ઠાકર થાળીમાં અને ત્યાં તો કીર્તન ને રમઝટ બોલતું હોય બધું એમાં અને હાચવી ગયા ઘોને ત્યાં એ છે ભાઈ બે ચાર સમજી ગયા લુગડું આમ લાંબુ કરીને બેવડું ચાર વડું કરી નાખ્યું કરીને એને આમાં મૂકી દીધી અને પછી કેડે ભેટ વાળી અને બાંધી દીધી હો પછી ઘેરે આવીને એનું સમાધાન કરવું આ બાંધી દીધી ગયા અને પછી આધાન ને પખાલ ને ઉપડ્યો પણ ઉલી ને મારી હળી ને કળ હા હળવળ હળવળ થાય એને નખો એ પાછા એ લુગડા હોળવો ગયો અને આના શરીર ને અડે એટલે આને તો હળભારી કરી અને અહીંયા છોડી તો આબરું જાય કારણ મરજાટ લઈને આવેલો હવે એને ખેડી ધ્યાન નીકળે આબરું જાય ને પણ બોલું જાન ને પકા બરાબર હાલે ને એમાં બોલ્યો વજમાં કેડે કટારી હડા વડે રે નંદના નાનરિયા એમ કરીને મારો એ જીલાવે આડાવડો એના માઇલો કોક જાણે જો કાને કેડે છે કઈક એની ભોડી ભરડી ના નંદના ના નડી આમ કે આમ કરે તો મરી જાય ને બિચારો એની ભોડી ભરડી નાખે જૂની વાત મજા બધી હમણાં કરી નથી ને કોઈ એ આપડી આ માનસી પૂજા ની ઉપર હું કઉ છું કઈ એની વાત નથી આપડે આવડા જે બોલાવે એટલે બોલી લઈએ આપણને મારી ગાઢ જેમ એમ સ્થિર થાય છે જ્યાં એની વાત છે જે બોલાવી <laughs> જે બોલાવી એટલે બરાબર કેમ કોઈ એની ઘોડી ભરડી નાખી હવે બીજો અહીં ઉપાય નથી અહીં બેઠા છે એટલે કછોડા હે નહીં કઈ નહીં થાય કે આ ભગત મંડળી તરીકે બેઠા હોઈએ જો અત્યારે બેઠા જ છે ડાયા ભગત થઈને બેઠા છે ને એમાં કોઈને ઘાટ સંકલ્પ થતા નથી એમ ને એવું લેવું છે કઈ એની વાત કરી એવું નથી દ્રષ્ટાંત દીધું મેં બોલો સંવાદ અઢારસો પંચ્યાસી ના અશ્વજી દ્વાદશી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચર ના માં શ્રી ગોપીનાથજી ના મંદિર ને વિશે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ની આગળ સાધુ તથા દેશ દેશ હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ ને મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે ભગવાન ના જે ભક્ત તે અક્ષરધામ ને વિશે ભગવાન ની સેવામાં રહે છે તે સેવાની પ્રાપ્તિ ના જે સાધન છે તે શા છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે શ્રદ્ધા સ્વધર્મ વૈરાગ્ય સર્વ પ્રકારે ઇન્દ્રિયો નો નિગ્રહ કરવો અહિંસા બ્રહ્મચર્ય સાધુનો સમાગમ આત્મનિષ્ઠા મહાત્મ જ્ઞાને યુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ સંતોષ નિર્દંભપણું દયા તપ અને પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિશે મિત્ર ભાવ રાખવો પોતાથી ઉતરતા જે ભગવાનના ભક્ત તેમને વિશે શિષ્ય ભાવ રાખીને તેમનું હિત કરવું એવી રીતે આ સોળ સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિશે ભગવાનની સેવાને રૂઢી રીતે પામે છે કેટલા સોળ સાધન તે ઉપર સાધનો વિચાર કરતા હશું ને લખી રહી ગયા સોળ લખીને એક એક તૈયાર કરવું જોઈએ ને જે આ પૂરું થયું આ પૂરું થયું આ પૂરું થયું બધા લખતા છે ને જોશીભાઈ એમ નથી કરતું ચોપડીમાં લખ્યું ચોપડીમાં લખ્યું નીકળ્યા છીએ તો ત્યાં જવા હતું પણ જવાશે કેમ એની આ આટલા હોળવાના તૈયાર હશે તહી ત્યાં જવાશે એમાં જેટલી વાર લાગશે એટલા રોકાવાનું પછી આ દેહ બીજે દેહ હજાર દેહ જેથી તેથી આવડા પૂરા થવા જોઈએ તો કથાન સાચું કરવા પડે ને તો એની મદદ કરે મુરારી આપણાથી કઠણ છે પણ ઓઈલો ભેળો ભળે છે એટલે હેલા થઈ જાય જો વિચાર કરો અર્જુને ભગવાન ની બેન નું હવેલું કાઢ્યું એટલે સારું કામ કર્યું ને એક એક ક્રિયા જોવો ને તો જીવની આવી જ હોય ગમતું એનું કર્યું એટલે નિર્દોષ આપણે આપણા હૃદયના ભાવોને દેખીએ ત્યારે આપણો ઉદ્ધાર ન થાય એમ જ દેખાય જેથી વૃત્તિ બદલી ભગવાનના ગમતામાં રહેવાનો ભાવ થયો પછી મદદરૂપ થઈ જાય ખબર ન પડે અને એ તદરૂપ થઈ જાય કલ્યાણ ક્યાં છે પૂર્વે એમ ક્યાં છે સાધન કરીને કલ્યાણ ન <coughs> થાય સાધન થતા નથી પૂરા ભગવાન કૃપા સાધ્ય છે ભગવાન સાધન જન્ય નથી સાધન શું કરી જીવ શું કરીશ ખરડાયેલો છે માયા માયામાંથી ભગવાન જેથી દયા કરશે એટલે ભાવ જ બદલી જાય એનો આખો પણ એટલા માટે આપણા પ્રયત્ન કરવો એટલે દયા કરે તો આપણો ભાવ બદલી જાય પછી સુકમુનિ એ પ્રશ્ન પૂછ્યો છે આપણા સર્વે સંત વર્તમાનમાં રહે છે તથાપી એમને વિશે એવું કયું લક્ષણ છે જે જેને કરીને એમ જાણીએ જે એને આપતકાળ પડશે તો પણ એ ધર્મ માંથી નહીં ડગે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનના જે જે નાના મોટા વચન તેની ઉપર નિરંતર જેની દ્રષ્ટિ રહે પણ વચન બહાર પગ દેવો પડે તેમાં અતિ કઠણ પડે અને તે વચનથી આગળ પણ માંડીને અધિક પણ ન વર્તે અને ઓછો પણ ન વર્તે તેને જાણીએ જે એ ધર્મ માંથી આપતકાળે પણ નહીં પડે અટકળ આવી ભગવાન ના ભક્ત નું માપ નીકળે એમાં આજ્ઞા વિરુદ્ધી ક્રિયા ન કરે કઈ ન કરે એ પેલા આપણા મનની અરે નિશ્ચય કરવો જોઈએ બીજા પણ ભગવાન ના ભક્ત જાણી જાય કે આ આજ્ઞા વિરુદ્ધ કઈ નહીં કઈ આપણો વિશ્વાસ એટલે લગી ગયા પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે પ્રકૃતિ જે જાવી તે જીવને બહુ કઠણ છે તથાપી જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે જેમ દાદા ના ઘરના માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી તેમ સ્વાર્થે કરીને પ્રકૃતિ ટળે છે તથા ભયે કરીને પણ ટળે છે પણ તે અતિશય નથી ટળતી કેમ જે જ્યારે કોઈ માણસ હોય ત્યારે તેનો પ્રકૃતિ ફેરવે ને તમારે ત્યાં નોકર રહેવું હોય તો તમે કોઈ એમ કરવું પડે ને પછી એને ન ગમતું હોય તોય તમે કોઈ એમ કરે પણ એ સ્વાર્થ કરી ફેરવી બીજે બીજું હું બે કયા અને તથા ભય કરીને ટળે છે પણ તે અતિશય નથી ટળતી કેમ જે જયારે ચોરી કરવા જાય અને નીકળ્યો ખરો ત્યાં પોલીસ દેખાણા બે કે માણસ જાદા દેખાણા પચોરી કરે પકડાઈ જશ કેસ એમ આપણે ભગવાન ને રાજી કરવા જયારે સંકલ્પ કરીએ માણસ ને દેખાડવા માટે નહી તેમ કોઈ વ્યક્તિ ના ભયે કરીને નહી ભગવાન ને જો મેળવવા હોય તો તો આમ સમજી જવાય જો આ કુતર્યા પાડે છે કૂતર્યા એક મોટા માણસ ને ત્યાં ગયો હું એને કૂતરું પાડેલું ઘરમાં એ મને ખબર નહી એ બેઠા હું અહીંયા બેઠો ત્યાં કુતરું પડખે આવીને એની પડખે બેસી ગયું એને એમ થયું સ્વામી બેઠા છે મારું કૂતરું પડખે બેઠું કેટલું એને યાદ આવ્યું કે સ્વામી મારું માપ બીજું કઈક કાઢશે એટલે અંગ્રેજીમાં કઈક બોલ્યા ગોજરું મળવું પઢાયું છે ને એટલે અંગ્રેજીમાં બોલે ગુજરું હોય ક્યાં લ્યો હું સમજી ગયો મેં કે આના ઘરમાં ગુજરું પાયું છે બ્રાહ્મણ હોય અને માં ઘરમાં ગુજરું હોય એટલે અમારા જેવાને તો એ બરાબર ન લાગે હારા માણસ જાણતા હોઈએ તરત એની છાપ બીજી આવી જાય એકદમ આવી જાય એવું નથી તમે બેઠા હો ત્યાં લગી માળા ફેરવી તમે વયા જાઓ એટલે માળા મૂકી દઈએ એક બાજુ તો એક દુનિયાને દેખાડવા જેવું થયું ને અને મોક્ષ સંબંધી બાબત એવી છે ભગવાન ના સંબંધ વાળી અહીંયા ભય અને સ્વાર્થ બે ને તથા ભયે કરીને પણ ટળે છે પણ તે અતિશય નથી ટળતી ઉપરથી છોડવી પડે કેમ જે જયારે કોઈ માણસ હોય ત્યારે તેનો ભય રાખે અને માણસ ન હોય તો ન રાખે જેમ રાજાને ભય કરીને ચોર પ્રકૃતિનો ત્યાગ કરે છે અને જેનો જે સ્વભાવ હોય તેની ઉપર વારંવાર અમે કઠણ વચનના ડંખ માર્યા હોય ને કચવાયો હોય તો પણ જે કોઈ રીતે પાછો ન પડ્યો હોય તે ઉપર તો અમારે એવું હેત રહે છે જે જાગ્રત સ્વપ્નમાં સંભાળ્યા વિના તે હેત એમનું એમ રહ્યું જાય છે અને ગમે તેમ થાય પણ તે હેત ટળતું નથી અને વળી જે હરિભક્ત ને વિશે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ જે દાદા ખાચર ને વિશ્વાસ નું અંગ અને રાજબાઈ ને ત્યાગ નું અંગ અને જીવુબાઈ ને શ્રદ્ધા નું અંગ અને લાડુબાઈ ને અમારી પ્રસન્નતા કરવી એ અંગ અને નિત્યાનંદ સ્વામી ને અમારી પ્રસન્નતા કરવી એ અંગ અને બ્રહ્માનંદ સ્વામી ને સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એવો આગ્રહ એ અંગ અને મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી તથા અમારો વિશ્વાસ એ અંગ અને સમલા ખાચરને સદા એક રહેણીપણું એ અંગ અને ચૈતન્યાનંદ સ્વામી ને એમ જે કોઈ રીતે મહારાજ પ્રસન્ન થાય એમ આપણી વર્તે વર્તાય તો ઠીક એ અંગ અને સ્વયં પ્રકાશ આનંદ સ્વામીને નિશ્ચય તથા મહાત્મ એ અંગ અને ઠાકોર જીણાભાઈ ને એમ જે ભગવાન વિના બીજા પદાર્થમાં રખે મારું અંગ બંધાઈ જાય નહીં એવો અંગ અને મોટા આત્માનંદ સ્વામી ને અમારા વચન નું ઉલ્લંઘન થાય નહીં એવો અંગ એવી રીતે ઘણાક મોટેરા પરમહંસ તથા હરિભક્ત તેના અંગ કહ્યા અને પછી એમ બોલ્યા જે અહીંની મોટેરી ત્રણ બાઈઓ તથા ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી શુકાનંદ શુકમુનિ સોમલા ખાચર દાદો ખાચર એ તમે સર્વે જેમ હમણાં આ વર્તમાન કાળે કેવા રૂઢી રીતે વર્તો છો તથા તથાપી જો દેશ કાળ સંગ ક્રિયા એ ચાર ને વિશે વિષમપણું થાય તો એમનો એમ રંગ રહે નહીં એ વાતમાં કાંઈ સંશય નથી અને કદાચિત વિષયમાં બંધાઈ ગયો હોય પણ જો જેને વિશે જેટલો જ્ઞાનાંશ વધારો હોય તો તે વિષયના બંધનને તોડીને નીકળે તે જ્ઞાનાંશ તે શું તો એમ સમજણ હોય છે હું જે જીવ હું જે જીવ તે આવો છું તથા દેહ તે આવો છે તથા દેહના સંબંધી તે આવા છે તથા પ્રકૃતિ પુરુષ વૈરાટ સૂત્રાત્મા અવ્યાકૃત તેના સ્વરૂપ તે આવી રીતના છે તથા ભગવાન તે આવી રીતના છે તથા ભગવાનનું ધામ તે આવી રીતનું છે ઇત્યાદિક જે જ્ઞાનાંશ તેની જે અંતરમાં દ્રઢતાની ગ્રંથિ તે પડી હોય અને પછી જે વૈરાગ્ય ઉપજે તે વૈરાગ્ય ખરો અને એ વિના બીજો જે વૈરાગ્ય એ તો ઉપરથી જણાય પણ એમાં બળ નહીં બળ તો જ્ઞાનાંશ ઉપજો જે વૈરાગ્ય તેમાં જ છે જેમ દીવાનો અગ્નિ તેને વાયુ લાગે ત્યારે ઓલાઈ જાય અને વડવાનો અગ્નિ તથા મેઘમાં જે વીજળીનો અગ્નિ તે જળમાં રહ્યો છે પણ તે જળનો પરાપ તે જળનો પરાભવ એને થતો નથી પ્રજલિત થકો રહે છે તેમ જ્ઞાનાંશ વિનાનો જે વૈરાગ્ય તેને વિષયનો સંબંધ થાય ત્યારે એ વૈરાગ્ય ટકે નહીં અને જ્ઞાનાંશે કરીને થયો જે વૈરાગ્ય તેને વિષયનો સંબંધ થાય તો પણ એ વૈરાગ્ય ક્ષીણ ન પડે વડવા વડવાનળ અગ્નિની પેઠે પ્રજલિત થકો વર્તે છે અને એવો જે જ્ઞાનાંશ તેની કોઈ રીતે કરીને તમારા મનમાં આંટી પડી જાય તે સારું અમે નિરંતર વાર્તા કરીએ છીએ એમ જે કોઈક વાર્તાની ચૂક લાગે તો એવી આંટી પડી જાય અને જે એમ ન સમજે અને આ આ મારી જાત આ મારી માં આ મારો બાપ આ મારા સંબંધી એવી રીતની અહમ મમતા એ યુક્ત જેની સમજણ છે તેને તો અતિ પ્રાકૃત મતીવાળો અણસમજુ જાણવો અને વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે જે મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે તો ભગવાનની કથા વાર્તા સાંભળવામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય તથા કામ ક્રોધ લોભાધિક દોષનો નાશ થાય અને જો કથા વાર્તામાં જે આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી છે એમાં મોટા ગુણ નહીં આવે અને શાસ્ત્રમાં નવ પ્રકારની ભક્તિ કઈ છે તેમાં શ્રવણ ભક્તિ ને પ્રથમ ગણી છે માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમ લક્ષણા પર્યંત સર્વે ભક્તિના અંગ એને પ્રાપ્ત થશે એવી રીતે વાર્તા કરી અને તે જ દિવસ મધ્યાહન સમયે દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદિદ્વાર ઓરડાની ઓસરીની આગળ પરમહંસ સર્વેની પંક્તિ જમવા સારું બેઠી હતી તે સમયમાં શ્રીજી મહારાજ લીમડાના વૃક્ષને હેઠે ડોલિયા ડોલીઓ ઢળાવીને વિરાજમાન હતા પછી શ્રીજી મહારાજે પરમહંસ આગળ એમ વાત કરી છે બાઈઓ હરિભક્ત છે તેનું મહાત્મ્ય તો જાદુ સમજવું નહીં કેમ જે મહાત્મને મિશે કરીને મનમાં એનું મનન થાય એટલે સ્વપ્નમાં આવે માટે મહાત્મ્ય લેવું તો સૌનું સમપણે લેવું જે એ સર્વે ભગવાનના ભક્ત છે પણ અધિક ન્યૂનપણે મહાત્મ્ય લેવું નહીં અને જો અધિક ન્યૂનપણે મહાત્મ્ય સમજે તો તેમાં મોટું વિઘ્ન છે તેમજ ભાઈઓ અને ભાઈઓનું મહાત્મ્ય પણ સમજણ સમપણે સમજવું અને જો એમ ન સમજે તો એ ભાઈઓને પણ મોટું વિઘ્ન છે ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું ચોવીસમું વચનામૃતમ જે તે થયું મહારાજ મહારાજ મહારાજ